માં જેનું સ્મરણ કરીએ એ જેવી રીતે મહાપ્રભુજીના ગ્રંથો છે ભાગવતજીનું પઠન છે એ બધું કીર્તનમાં આવી જાય શ્રવણમાં અને સ્મરણ એટલે ભગવાનની લીલા ને એ બધું આપણે સ્મરણ કરીએ હવે એ બધી વસ્તુ આપણે વધે અને એમનું સ્મરણ એ વાત ધ્યાન રાખી અને આ ત્રણ વસ્તુ નું આપણે લાસ્ટ ક્લાસમાં જોયું અહીંયા ઘરમાં આપણે પ્રભુ ભગવાનની સેવા કરીએ ત્યાં સુધી મન લાગેલું હોય ને પ્રવૃત્તિમાં આપણે જયારે પડીએ ત્યારે ભગવાનથી આપણે વિમુખ ના થઈએ એ માટે પ્રભુનું સ્મરણ હંમેશા આપણે કરતું રહેવું જોઈએ સ્મરણ અને કીર્તન એ એક ભગવાન રહે એટલા માટે એ અહીંયા બતાવવામાં આવ્યું છે એટલે પ્રભુની લીલાનું વાંચન કરવું કે એના સિવાય કઈ પણ ભગવાનના નામનું સ્મરણ કરવું કે અક્ષર મંત્રની માળા તરીકે આપણે રોગ પ્રવેશ કર્યો હોય તેને કરવા માટે એમ જેમ દવા લઈએ તો આપણા મનમાં જે બી ઘર કરી ગયેલા ભાવો હોય એને આપણે આ શ્રવણ કીર્તન ને સ્મરણથી આપણે દૂર થઈ શકે છે અને એ રીતે ભાગવત નું પઠન કરવું કે ભાગવત નો અભ્યાસ કરવો એ અહીંયા એ લાસ્ટ ક્લાસમાં આપણે જોયું કે ભાગવત સત્તા જે પ્રભુના ગુણગાન જે વ્યક્તિ પૈસા લઈને કરતો હોય એ ત્યારે પણ સાંભળવા ના જ જવું ને પ્રભુનું કીર્તન અને કથા આપણે જાતે જ કરવા કોઈ વ્યક્તિ આપણે જે રીતે ભાગવત સપ્તાહ ને બધું આ બેસે છે ને લોકો જાય છે સાંભળવા તો એવી રીતે ઈ ભગવાનનું સ્મરણ કે કીર્તન કે પઠન ના કહેવાય જેમ બને એ મહાપ્રભુજીના ગ્રંથો છે કે એ બધું આપણે તે જ સાંભળવા આપણે અંદરમાં આપણે બતાવવામાં આવે કે જલાર્થ શું નીચા ગાનો એટલે જે લોકો મકવા માટે પ્રભુનું જે કથા ગુણગાન કીર્તન જે બી કરે છે તો એવા એવા એવા લોકોને કે એવા સ્વભાવવાળા વ્યક્તિને અહીંયા જે ગ્રંથમાં એ લોકોએ પાણીના ખાગોઠિયાની જેમ સરખાવ્યા છે એટલે ગંદા પાણીથી જેમ આપણે દૂર રહીએ એવી રીતે આવા લોકોથી પણ આપણે દૂર રહેવું જોઈએ અને એવા કોઈ દિવસ સંઘ પણ આપણે ના કરવો જોઈએ અને એટલે બેઝિક વાત છે કે આપણે જે બી શ્રવણ કરીએ કીર્તન કરીએ સ્મરણ કરીએ પ્રભુની સેવા ટાઈમે તો આપણે કરીએ જ છીએ એના સિવાય પણ જો આપણે ટાઈમ છે અને આપણે રોજનું રોજિંદી રોજિંદા કાર્યમાં પણ આપણે પ્રભુનું સ્મરણ પણ રાખવું જ જોઈએ અને ભાગવત પઠન ને એ બધું આપણે મહાપ્રભુજીના ગ્રંથો છે કે મહાત્મ્ય છે ભગવાનનું તો એ બધું આપણે ધ્યાનમાં રાખવું જેથી આપણે ભગવાન પ્રત્યેની આપણી જે કનેક્ટિવિટી હોય કે ભગવાન થી આપણે વિમુખ ના પડી જઈએ એટલા માટે હા છે ને હા કરું એ ભાગવત માં ભગવાન બ્રહ્મવાદ નું સ્વરૂપ સમજાવતા આજ્ઞા કરે છે જે જળ ચેતન છે તે પણ હું જ છું અને પ્રલય પછી કંઈ પણ બચશે તે પણ મારા સિવાય બીજું કંઈ નહીં હોય સરળ શબ્દોમાં કહીએ તો ભગવાન જ પોતાની ક્રીડા માટે આ જગત બનાવ્યું છે આ જગતમાં જે જે કંઈ પણ જળ ચેતન છે તે ભગવાને જ બનાવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણથી મોટું બીજું કોઈ જ નથી આ જ બ્રહ્મવાદ છે એટલે અહીંયા આપણે આ ટોપિકને સમજ્યા છીએ એ પ્રમાણે કે આ જગત સૃષ્ટિની જયારે રચના થઈ ત્યારે ત્યારે શૂન્યવકાશ હતો ત્યારે પણ ભગવાન શ્રી કૃષ્ણ એમ કે છે કે જગત સૃષ્ટિ ની રચના થઈ એમથી પહેલા પણ હું જ હતો હમણાં પણ હું જ છું અને જો પ્રલય પછી કઈ બચશે તો મારા સિવાય બધું મારા સિવાય બીજું કઈ જ નહીં હોય એટલે એક તો આપણે પ્રભુના અંશ છીએ અને જળ ચેતન જે દેખાઈ રહ્યું છે એટલે આપણે જે સત્યચિત આનંદ જોયું એ બેઝ પર જ સમજવાનું ને એના બેઝ ઉપર ટ્રાય કરો સમજાવવાનું હા એટલે એવી રીતે કે નોન લિવિંગ થિંગ છે તો એ ભલે નોન લિવિંગ થિંગ્સ ને પોતાનો અહેસાસ નથી પરંતુ એમાં બી પ્રભુનું પ્રભુ અંશ છે પછી એટલે કે જેને અહેસાસ છે જે રીતે આપણે આગ અને તણપના એક્ઝામ્પલ જોયું હતું એવી રીતે તો જીવ એ પણ પ્રભુનો જ અંશ છે એમ અને સદચિત અને આનંદ એટલે આ ત્રણેય જે ગુણ છે એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જ છે આ નિર્માણ થયું એના પૂર્વાર્ધમાં પણ શ્રી કૃષ્ણ કે હમણાં પણ રહેશે અને જો પ્રલય પછી જો નાશ થશે તો પણ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ તો ઈ તો રહેવાના જ છે મતલબ આમાં સમજવાની એ વાત છે કે અહીંયા અહીંયા હું અત્યારે હું બોલું છું મારા જે બધા પોતપોતાનો ફોન મ્યુટ કરી દો એ જરા ડિસિપ્લિન રાખો જે લોકોના બોલવાનું પૂરું થઈ જાય પછી તરત મ્યુટ કરી દો ને બોલતા હો ત્યારે જ અનમ્યુટ કરો હવે એકો બહુ આવે છે એનું ઓછું અવાજ આવે છે એટલે હવે લાસ્ટ ટોપિક ની અંદર આપણે શ્રવણ કીર્તન અને ની અંદર એ વાત ને જોયું કે ભગવાન ના મહાત્મ્ય ને સમજવું ભગવાન કોણ છે કેવા છે એમના કાર્યો કેવા છે એ શું કરે છે શું નથી કરતા શું કરી શકે છે એમની શક્તિઓ કેટલી છે એ કોણ છે આપણી સાથે એમનું રિલેશન શું છે એ બધી જ વાતોને સમજવી કમ્પલસરી છે જ્યાં સુધી આપણે ભગવાનને સારી રીતે જાણતા નથી આપણાને ભગવાનના વચ્ચેના સંબંધને જાણતા નથી ત્યાં સુધી આપણને એનું ઇમ્પોર્ટન્સ સમજાતું નથી કે ભગવાનની ભક્તિ શું કરવા કરવી જોઈએ તે મહાત્મ્ય કમ્પલસરી છે જેના માટે મહાપ્રભુજી આજ્ઞા કરી કે ભાગવતજીનું નિત્ય પઠન પઠન એટલે કે ભાગવતજી વાંચો એને સમજો નિત્ય એનો પાઠ કરો એનું અધ્યયન કરો તો જેનાથી ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન આપણને થાય છે તો એ શું છે હવે ભગવાન કોણ છે તો એના વિષયમાં આગળ જે બ્રહ્મવાદ છે એ આ રીતે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે કે વેદ પુરાણ ઉપનિષદ જેટલા પણ શાસ્ત્રો છે આપણે ત્યાં એ દરેક જગ્યાએ આ વાતને બતાવવામાં આવી છે ને ઇન્ક્લુડ કરીને બધી જગ્યાએ કે ભગવાન કોણ છે કેવા છે આ જગત કેવી રીતે પેદા થયું ભગવાન અને જગતનું કયા જાતનું રિલેશન છે ડાયરેક્ટલી આપણું અને ભગવાનનું પણ કયા જાતનું રિલેશન છે એ ભલે આપણને દેખાતું ન પણ કોઈ સંબંધ આપણી વચ્ચે છે તો એ શું છે તો એ બ્રહ્મવાદ દ્વારા બ્રહ્મ તો જે રીતે આપણે એને પહેલા સમજ્યા હતા કે સચ્ચિદાનંદ એટલે સચ સત્ય ચિત્ત અને આનંદ આ ત્રણ કેરેક્ટરિસ્ટિક્સ જેની અંદર છે એ બ્રહ્મ છે અને વાદ મતલબ કે કોઈ જાતની થિયરી વાદનો મતલબ થાય થિયરી તો બ્રહ્મ વિષયનો વાદ એટલે કે બ્રહ્મ વિષયક કોઈક જાતની થિયરી એનું મિનિંગ છે તો એ વિષયમાં ભગવાન પોતે જ આ વાતને સમજાવે છે દરેક જગ્યાએ ભગવાન એ વાતને સમજાવી છે ગીતાજીમાં પણ અર્જુનને ભગવાન એ જ રીતે સમજાવ્યું કે જયારે અર્જુનને ભગવાને કીધું કે મેં એટલા વેદનું જ્ઞાન બ્રહ્માજીને આપ્યું બ્રહ્માજીએ મનુને આપ્યું મનુએ સપ્તઋષિઓને આપ્યું સપ્તઋષિઓએ આગળ ઋષિઓને આપ્યું અને એમ કરી કરીને આ વેદ પુરાણ વગેરે જે શાસ્ત્રો છે આ જગત અંદર આવ્યા તો ત્યારે અર્જુને ભગવાનને ક્વેશ્ચન કર્યું કે તમે તો મારા જેટલા જ ઉંમરના છો અને મારી સામે તમે જન્મ્યા છો તો તમે ક્યારે સૂરજ ને સૂર્યને આ વાત કરી અને સૃષ્ટિ ની પહેલા તમે ક્યાંથી આવી ગયા તો ત્યારે ભગવાને અર્જુનને પણ આ જ વાતને સમજાવી છે કે આ જગત મારામાંથી પેદા થયું મારામાં સ્થિત છે અને અંતે મારામાં જ લીન થઈ જશે તો અર્જુનને પણ આ જ ક્વેશ્ચનનો ઉત્તર ભગવાને આ જ વાતને સમજાવી દરેક જગ્યાએ ભગવાનને આ સૃષ્ટિની પ્રક્રિયા કઈ રીતે ચાલે છે એ વાતને એક્સપ્લેન કરી જ છે એ યશોદાજીને એક્સપ્લેન કરી લીલા દ્વારા અર્જુનને એક્સપ્લેન કરી સમજાવીને દરેક દરેક જગ્યાએ કોઈક ન કોઈક રીતે ભગવાનને આ વાત સમજાવવાની બદાને કોશિશ કરી છે અહીંયા બ્રહ્મવાદમાં પણ એ જ વાત છે કે જતો શ્લોક એ ભાગવત જે ભાગવત મહાપુરાણનો પાઠ છે નિયમનો ભગવાન પોતે આ વાતને સમજાવે છે કે અહમે વાસવે વાકરે નાન્યત્ય સદ સત્વ પરમ પશ્યાત અહમ યદે તત્ય યોવ શિષ્યેત સ્વપ્નમ એટલે કે આ જગત સૃષ્ટિ ઉત્પન્ન થઈ મતલબ પેદા થઈ એની પહેલા હું એકલો જ હતો એટલે જેને વેદ પણ એ રીતે સમજાવે છે કે એ એકલા હતા સહ એકાકી ન રમતે તદ અન્યમ ઐક્ષત એટલે કે એને બીજાની ઈચ્છા થઈ એને એકલું રમણ કરવું એટલે કે ભગવાનને એકલું રહેવું પસંદ ન આવ્યું અને એમણે બીજાની ઈચ્છા કરી કે ચલો લીલા થાય કોઈક જાતની ગેમ થાય ભગવાન માટે એન્ટરટેનમેન્ટ છે એક જાતનું કે ભગવાનને કંઈક કરવાની ઈચ્છા થઈ અને ભગવાનને ઈચ્છા કરી અને એકો આમ બહુ બહુશ્યામ પ્રજાએ આજ આપી ભગવાન હું એક અનેક થાઉં અને ભગવાનની આ ઈચ્છા થઈ અને સૃષ્ટિ પેદા થઈ ગઈ તો વેદ આને આ રીતે એક્સપ્લેન કરે છે કે આ રીતે સૃષ્ટિ ઉત્પન્ન થઈ કેવી રીતે થઈ તો ભગવાને ઈચ્છા કરી કે મને એકલું ગમતું નથી અને મારા સિવાય કંઈક હોય તો મને મજા આવે તો એમ કરીને ભગવાનને ઈચ્છા કરી કે હું એક અનેક થઈ જાઉં એટલે કે જે રીતે આપણે ઉભા રહીએ જે રીતે જે મોલ વગેરેની અંદર હોય એની અંદર હોય કે ઘણા બધા કામ હોય આપણે ઘણા બધા દેખાઈએ એક જેવા જ એટલે આપણે ઉભા છીએ અને આપણે ઘણા બધા અલગ અલગ મિરર ની અંદર દેખાઈએ તો આ એ જ છે એકોમ બહુશ્યામ એટલે હું એક અનેક થઈ જાઉં તો એક મિરર ની અંદર તમે ઘણા અનેક દેખાવ છો પણ છો એક જ એ રીતે ભગવાને પણ ઈચ્છા કરી કે હું એક અનેક થઈ જાઉં ને આ ભગવાનની સરસ ઈચ્છા એ લખી લેજો એકોહમ બહુશ્યામ પ્રજાય એકોહમ બહુશ્યામ પ્રજા યેજ એટલે હું એક અનેક થઈ જાઉં હું એક અનેક રૂપોમાં ઉત્પન્ન થાઉં આ જાતની ભગવાનની ઈચ્છા જેને આપણે ત્યાં કહેવાય છે સર્વ ભવન ઈચ્છા એટલે ભગવાનનું ઘણું બધું થવા માટેની જે ઈચ્છા છે તો ભગવાનને એવી ઈચ્છા થઈ કે હું એક અનેક થઈ જાઉં અને ભગવાનની આ ઈચ્છા થઈ અને આ સૃષ્ટિ આખી ઉત્પન્ન થઈ ગઈ તો આ જાતની પ્રોસેસ આપણે ત્યાં આ સૃષ્ટિ ઉત્પત્તિની બતાવવામાં આવે છે કે યુનિવર્સ કેવી રીતે આવ્યું તો ભગવાને એવી ઈચ્છા કરી હું એક અનેક થઈ જાઉં અને આ જગત ઉત્પન્ન થઈ ગયું જે રીતે રોબોટ મૂવી જોઈ હોય તો એમાં પણ થાય છે કે પોતાના જેવા જ ઘણા બધા રોબોટને પેદા કરી દે છે તો આ એકો આમ બહુશ્યામ પ્રજા એની થિયરી છે કે હું એક અનેક થઈ જાઉં તો એક સરખા ઘણા બધા ઉત્પન્ન થઈ જાય એટલે કે એક સરખા મીન્સ સેમ ફેઝ હોય પણ મારો અંશ એમ ભગવાનનો પોતાનો અંશ ભગવાનનો પોતાનો પાર્ટ એ હિસાબે તો એ રીતે ભગવાને આખી સૃષ્ટિને પેદા કરી ઇટ મીન્સ કે જગત આપણે બધા આવ્યા કે આ યુનિવર્સ આવ્યું એની પહેલા ભગવાન હતા ભગવાન જ હતા બીજું કઈ નતું ભગવાને ઈચ્છા કરી ત્યારે આખી સૃષ્ટિ ઉત્પન્ન થઈ ગઈ તો જયારે આ જગત ચાલી રહ્યું છે અત્યારે તો પણ ભગવાન બિરાજે છે હવે ભગવાન ને જયારે એવી ઈચ્છા થાય કે હવે એમને ખતમ કરી દેવી છે મને અને મને ફરીથી એટલા જ રહેવું છે જેને આપણે ત્યાં કહેવાય છે કે આત્મરમણ વર્ડ લખી લેજો ઘણા ટેકનિકલ વર્ડ છે ને આપણે આપણે ત્યાંની એ ટર્મિનોલોજી છે ઇન શોર્ટ તો ઉત્પત્તિ ભગવાન જ્યારે જગતને ઉત્પન્ન કર્યું તો એ ભગવાનની જે ઈચ્છા છે તો એને મેં જે રીતે શ્લોક બતાવ્યો વેદનો કે એકો હમ બહુશ્યામ પ્રજાયેય એટલે કે હું એક અનેક થઈ જાઉં તો આ અનેક માટેની ભગવાનની જે ઈચ્છા છે સર્વભવન ઈચ્છા છે તો એનો મતલબ શું કે સૃષ્ટિ ઉત્પન્ન ભગવાને કરી છે ભગવાન માંથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે અને આ સૃષ્ટિ ઉત્પન્ન થતા પહેલા ભગવાન ભગવાન જ હતા બીજું કઈ નતું હવે સૃષ્ટિ જયારે ઉત્પન્ન થઈ ગઈ તો એની સ્થિતિનો સમય છે એટલે કે એ અત્યારે છે એનો સર્વાઇવિંગ ટાઈમ છે સર્વાઇવિંગ પીરિયડ છે કે જયારે સૃષ્ટિ ચાલી રહી છે તો એ ટાઈમમાં પણ ભગવાન સૃષ્ટિને રેગ્યુલેટ કરી રહ્યા છે ને હવે જ્યારે ભગવાનની એવી ઈચ્છા થાય કે હવે મને આ સૃષ્ટિને ખતમ કરી દેવી છે કે હવે આ બસ આ બધું પૂરું કરી દો હવે મને ફરી એકલા જ રહેવું છે તો સામાન્ય ચલો ભગવાન માટે છોડી દઈએ આપણે અત્યારે પોતાનું એક્ઝામ્પલ લઈને વિચારીએ તો પણ ક્યારેક આપણને એવી ઈચ્છા થાય કે ઘણા બધા લોકો આપણી આસપાસ હોય તો મજા આવે ને ક્યારેક એવું થાય કે કોઈ ના હોય આપણે એકલા હોઈએ તો થોડો ટાઈમ એકલા સ્પેન્ડ કરવાની થઈ જાય કઈ રીતે ભગવાનની પણ આ જાતની ઈચ્છાઓ છે કે ક્યારેક એવી ઈચ્છા થાય કે ઘણા બધા હોય આ સૃષ્ટિ ચાલે આ સૃષ્ટિમાં હું લીલા કરું ક્રીડા કરું બધાને જોઉં મને એન્ટરટેનમેન્ટ મળે મારા માટે ગેમ પેદા થઈ જાય આ જાતની ભગવાનની ઈચ્છા થઈ જાય અને ક્યારેક એવી ઈચ્છા થાય કે હવે આ બધું સમેટી લેવું છે તો મને શાંતિથી એકલા ફરી એ જ રીતે રહી લેવું છે તો એ આત્મરમણ ભગવાનની આત્મરમણની ઈચ્છા છે તો ત્યારે ભગવાન આખા જગતને પોતાની અંદર ફરીથી લીન કરી લે છે ફરી ઈચ્છા થઈ જાય ત્યારે પાછું એને ઉત્પન્ન કરી દે અને લીન કરી દે આ જાતની સૃષ્ટિની વ્યવસ્થા આપણે ત્યાં વેદ પુરાણ વગેરેની અંદર બતાવવામાં આવી છે તો સમજવાની વાત અહીંયા એ છે કે સૃષ્ટિ યુનિવર્સ પેદા થયું એની પહેલા કેવલ ભગવાન જ હતા બીજું કોઈ નતું સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારે પણ આખી સૃષ્ટિના માલિક ને આખી સૃષ્ટિને રેગ્યુલેટ કરવા વાળા ભગવાન જ છે બીજું કોઈ આ સૃષ્ટિને રેગ્યુલેટ નથી કરતું સર્વોપરી જેને આપણે ત્યાં કહેવાય કે ઊંચામાં ઊંચું ભગવાન સિવાય બીજું કોઈ નથી અને એટલા કે જ્યારે જગતને ભગવાન પોતાની અંદર સમેટી લે છે તો ભગવાન બીજી કોઈ વસ્તુ કે બીજો કોઈ વ્યક્તિ કે બીજી કોઈ આત્મા કે કોઈ પણ દેવી દેવતા શિવ વિષ્ણુ ગણપતિ સહિત કોઈ પણ બચી જતું નથી કેવલ ભગવાન જ ફરી એની એ સ્થિતિની અંદર પાછા પધારે છે તો આ વાતને ભગવાન અહીંયા ભાગવતજીમાં બતાવી છે કે સૃષ્ટિની પહેલા એટલે કે સૃષ્ટિ ઉત્પન્ન થઈ સૃષ્ટિને મેં પેદા કરી એની પહેલા હું જ હતો મારા સિવાય બીજું કોઈ પણ નતું એટલે કે કોઈ દેવી દેવતા નહીં કોઈ વસ્તુ નહીં કોઈ તત્વ નહીં કોઈ મટીરિયલ નહીં મેટર નહીં કાંઈ જ નતું કેવલ ભગવાન હતા હવે જે જળ ચેતન દેખાઈ રહ્યું છે એટલે કે આપણે આસપાસ લિવિંગ નોન લિવિંગ થિંગ જે કંઈ પણ જોઈ રહ્યા છીએ આ સૃષ્ટિમાં કેવલ અર્થ નહીં એના સિવાય આખું યુનિવર્સ આખું બ્રહ્માંડ જેને આપણે કહી દઈએ તો નોન લિવિંગ કે લિવિંગ જે પણ દેખાય છે એ ભગવાનના જ રૂપ છે ભગવાન સિવાય બીજું કંઈ નથી અને થર્ડ કે પ્રલય પછી જે કંઈ પણ બચી જશે એ પણ ભગવાન સિવાય બીજું કોઈ નહીં હોય વેદ આ જવાબ એ રીતે સમજાવે છે કે આખી સૃષ્ટિ ભગવાનના ગર્ભમાં છે એટલે ફોર એક્ઝામ્પલ એ રીતે કે જે રીતે માતાના ગર્ભમાં બાળક હોય તો માતાની અંદર જે રહે છે માતા માતા જે ખાય મમ્મી જે ખાય એનાથી જ એનું પાલન પોષણ પણ બચ્ચાનું થતું હોય ત્યાં જ એ રે પણ બધું ત્યાં જ હોય બાળક માતાની અંદર જ છે એક જ છે ત્યાં અલગ અલગ મનાતું નથી એક જ વાત છે માતાના ગર્ભમાં જે રીતે બાળક રહે એ રીતે આખી સૃષ્ટિ ભગવાનના ગર્ભમાં છે એટલે કે ભગવાન ની અંદર આખી સૃષ્ટિ છે તો ભગવાન પોતાની અંદર જ સૃષ્ટિને પેદા કરે છે ભગવાને પોતાની અંદર જ સ્થિતિ કરે છે જગત ચાલી રહ્યું છે અત્યારે ને જયારે ભગવાનની ઈચ્છા થાય ત્યારે જગતને પાછું સમેટી લે છે ને ફરી ભગવાન પોતે એક લાજ રહી પણ જાય છે આ બ્રહ્મવાદ એટલે કે બ્રહ્મની થિયરી બ્રહ્મ વિષયક થિયરી જે વેદ ઇન્ટ્રોડ્યુસ કરી અને સેમ ટુ સેમ એ વેદની થિયરીને મહાપ્રભુજી એડોપ્ટ કરી કે આ જ જગતની પ્રક્રિયા છે આ જ જગત છે કે જેમાં ભગવાન સર્વોપરી છે ભગવાન જ જગતને ઉત્પન્ન કરે છે ભગવાન જ જગતને મેન્ટેન પણ કરે છે અને આ જગતને જ્યારે ખતમ કરવાનો ઈચ્છા ભગવાનની હોય ત્યારે જ આ જગતનો નાશ પણ થઈ જાય છે ઉત્પત્તિ સ્થિતિ અને લય આ શબ્દ લખી લેજો ઉત્પત્તિ એટલે કે પેદા થવું ઉત્પન્ન એટલે પ્રોડ્યુસ ભગવાને આને પ્રોડ્યુસ કરી છે ભગવાને આને ઉત્પન્ન કરી છે સ્થિતિ એટલે કે આને રેગ્યુલેટ કરવી અને એની સ્થિતિમાં એને મેન્ટેન રાખવી એને જીવાડવી અને સર્વાઈવલ સર્વાઈવિંગ અવસ્થામાં એને રાખવી તો આમ સ્થિતિ છે અને લય એટલે કે આ જગતને ખતમ કરી દેવું એને નાશ કરી દેવું તો ઉત્પત્તિ સ્થિતિ અને લય આ ત્રણ જગત ની અંદર થાય છે તો એ બધાની અંદર ભગવાન નું જ રોલ છે ઉત્પન્ન પણ ભગવાન કરે છે અત્યારે મેન્ટેન છે સૃષ્ટિ જીવી રહી છે તો પણ ભગવાન થકી જ જીવે છે અને જયારે ભગવાનની ઈચ્છા થાય કે હવે આ બધું મને ખતમ કરી દેવું છે તો ઠાકોરજી પોતાની ઈચ્છાથી આ બધું પાછું પોતાની અંદર સમેટી લે છે આ જે છે એ આ વાતને ભગવાને અહીંયા સમજાવી છે આ જ વાત ભગવાને અર્જુનને પણ એ જ વાતને સમજાવી કે આ જગતમાં બધું હું જ છું જે કંઈ પણ દેવી દેવતાઓએ વિરાટ સ્વરૂપ ભગવાને જે અર્જુનને બતાવ્યું એમાં પણ ભગવાને એ જ બતાવ્યું કે મારી જ અંદર બધા દેવી દેવતાઓ છે કે ની અંદર બ્રહ્મા વિષ્ણુ શિવ દેખાયા ચરણારવિંદમાં પૃથ્વી દેખાઈ કે સ્વર્ગ લોક પાતાલ પીઠમાં પાતાલ દેખાયું ભાગવતજીનું દ્વિતીય સ્કંદ વાંચશો તો એની અંદર બહુ ડિટેલ ને એટલું સરસ વર્ણન છે કે આખા ભગવાનનું એક શરીર છે અને આખા શરીરની અંદર કોણ કોણ ક્યાં ક્યાં છે ભાગવતજીના દ્વિતીય સ્કંદની અંદર એ છે જરૂરથી રીડ કરજો જેમને ઇન્ટરેસ્ટ આવે આની અંદર તો ભગવાનની પીઠમાં પાતાળ લોક આખું છે ભગવાનના જંઘાની અંદર આખું સ્વર્ગ લોક છે ચરણોમાં પૃથ્વી છે બધા દેવી દેવતાઓના પણ પોતપોતાના સ્થાન છે તો એ રીતે આખી સૃષ્ટિ ભગવાનની અંદર ચાલી રહી છે એ રીતે સૃષ્ટિ કરી અને અર્જુનને પણ વિરાટ સ્વરૂપની અંદર ભગવાન એ જ બધું બતાડ્યું કે મારી અંદર આ સૃષ્ટિ ક્યાં ક્યાં કઈ રીતે સર્વાઈવ કરે છે એ જ વાતને અહીંયા ભગવાને સમજાવી છે કે આ જગતમાં ભગવાન સિવાય બીજું કઈ જ નથી લિવિંગ નોન લિવિંગ જે કંઈ પણ દેખાઈ રહ્યું છે ના જ અંશ છે ભગવાન પોતે આ આ રૂપોની અંદર કન્વર્ટ થયા છે એમના સિવાય બીજું કઈ અહીંયા છે નહીં આ વાતને સમજવી એ જ બ્રહ્મવાદ છે કે ભગવાન જગતના સર્વોપરી સર્વે સર્વા ભગવાન જગતના માલિક છે એને ઉત્પન્ન કરવા વાળા એને સ્થિત રાખવા વાળા અને એનો નાશ કરવા વાળા ભગવાન જ છે અને ભગવાન સિવાય સૃષ્ટિમાં રેગ્યુલેટિંગ પાવર કોઈની પાસે નથી ભગવાન જે દેવી દેવતાઓને આપે છે પાવર કે ચલો તમે આ કામ કરજો તમે આ કામ કરજો જે રીતે મેં પહેલા પણ એક્ઝામ્પલ થી વાત સમજાવી હતી કે જે રીતે આખી કંપનીને મેનેજર મેનેજ કરે એની નીચે બીજા બધા વર્કર કામ કરતા હોય મેનેજર કે તમારે આ કામ કરવાનું તમારે આ કામ કરવાનું એ રીતે બધા વર્કરને વર્ક ડિવાઈડ કરી દે પણ એ રેગ્યુલેટિંગ પાવર કે ડિસિઝન પાવર તો મેનેજરના હાથમાં જ હોય એ મેનેજરની પરમિશન વિના કંપનીની અંદર કોઈ કામ થઈ ન શકે એ રીતે જગતનો રેગ્યુલેટિંગ પાવર ભગવાન પાસે છે અને જે રીતે મેનેજર કર્મચારીઓ રાખે એ રીતે ભગવાનના પણ બીજા બધા દેવી દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ શિવ ઇન્દ્ર વરુણ અગ્નિ ગણપતિ દુર્ગા જે કંઈ પણ દેવી દેવતાઓ જે છે એ બધા જ ભગવાનના સેવકો છે જે ભગવાનની આજ્ઞાથી આ સૃષ્ટિની અંદર એમના હાથમાં આવતું કાર્ય કરી રહ્યા છે પણ ભગવાનની આજ્ઞાથી આગળ વધીને એ લોકો પાસે કંઈ પણ કરવાનો પાવર છે નહીં કેમ કે એ લોકો પણ ભગવાન દ્વારા પેદા કરાયેલા છે એ વાતને અહીંયા સમજવી જોઈએ કે આ જગતમાં જે કંઈ પણ છે જળ ચેતન એ બધું જ ભગવાન પોતે છે ભગવાન પોતે એ એ રૂપોની અંદર બન્યા છે અને આ ગેમ તરીકે ભગવાન આ સૃષ્ટિને એન્જોય કરે છે જ્યારે ભગવાનની ઈચ્છા થાય ત્યારે ઉત્પન્ન કરે જ્યારે ઈચ્છા થાય એને ખતમ કરી દે તો આ રીતે આ સૃષ્ટિની વ્યવસ્થા ભગવાન અહીંયા પોતાના શબ્દોથી સમજાવી છે અને એ જ વાતને મહાપ્રભુજીએ પણ એક્સેપ્ટ કરી છે કે આ જગત આ જ રીતે ચાલે છે અને ભગવાન કૃષ્ણ જે છે એ જ આ જગતના રેગ્યુલેટ કરવા વાળા મતલબ સૌથી ઊંચીમાં ઊંચી ઓથોરિટી ભગવાન કૃષ્ણ છે બીજું કોઈ નથી આટલી વાત આ શ્લોક ની અંદર છે ભગવાને પોતે જ આ વાતને સમજાવી છે વેદ ઉપનિષદ પુરાણ બધી જગ્યાએ જો થોડું ઉપર છેલ્લું જોડીએ આપણે આ જ વાત ને કરવાની દરેક જગ્યાએ સમજાવી છે હવે દર્શના ભાઈ શું સમજાયું આમાં એટલે અહીંયા આપણે આપણે આપણે એમ પ્રશ્ન થાય કે હવે આ ભગવાન શું છે તો એ આપણે વેદ પુરાણ અને ઉપનિષદ ભાગવતમાં ભગવાનનું જગતનું સ્વરૂપ બતાડેલું છે એટલે રિલે હવે આ બ્રહ્મવાદ જો બ્રહ્મવાદમાં જોવા જઈએ તો રિલેશન આપણો જીવ અને બ્રહ્મ સાથેનો સંબંધ આપણે કહીએ ઈ તો બ્રહ્મ વિશે કોઈ પણ જાતની થિયરી એટલે આપણે કહીએ ને બ્રહ્મ વાદ એટલે થિયરી તમે કીધું એ પ્રમાણે તો બ્રહ્મવાદ એટલે બ્રહ્મ વિશે વિષય કોઈ જાતની થિયરી કે મારામાંથી જ જગત પેદા થયું છે પછી ભગવાનમાં જ સ્થિત થાય છે અને ભગવાનમાં જ લીન થશે એવી રીતે અને પછી અહીંયા વેદ વેદ પ્રમાણે આપણે જોવા જઈએ તો એમાં એવું કે ભગવાનને એકલું રહેવું પસંદ ના હતું અને પછી એમને ઈચ્છા થઈ કે હું એકમાંથી અનેક સ્વરૂપ થઈ જાઉં તો એમણે ક્રીડા કરવા પોતે આખું જગત બનાવ્યું ઈચ્છા કરી અને જગત ઉત્પન્ન થઈ ગયું અહીંયા આપણે શ્લોક જોયું કે એકોહમ બહુશ્યામ પ્રજાયેય એટલે હું એક માંથી અનેક રૂપમાં ઉત્પન્ન થઈ જાઉં એને રાજા એને તમે આત્મરમણ કીધું કે પછી પ્રલયની સ્થિતિ આવે ઈ આત્મરમણ કહેવાય પ્રલયની સ્થિતિ આત્મરમણ છે ઉત્પત્તિની ને આપણે ત્યાં કહેવાય છે ભગવાનની સર્વભવન ઈચ્છા ઉત્પત્તિ અને સ્થિતિ ને શું કહેવાય સર્વભવન ઈચ્છા ઉત્પત્તિ સર્વભવન ઈચ્છા કે હું એક માંથી અનેક થાઉં આ અનેક થવાની ઈચ્છા એ સર્વભવન ઈચ્છા છે સર્વ એટલે કે બધું ભવન આપણે જો સંસ્કૃત ની અંદર ભૂ ધાતુ છે ભવતી એટલે થાય હું સર્વ થાઉં આ ભગવાન ની ઈચ્છા એ સર્વ ભગવાન ઈચ્છા હા પછી એ રીતે કે પેલા કોઈ પણ તત્વ ન હતું ત્યારે ફક્ત ભગવાન જ હતા પછી એમને કઈ ઉત્પન્ન કરવાની કે ક્રીડા કરવાની ઈચ્છા થઈ તો એમણે જગત ઉત્પન્ન કર્યું તો એ ઉત્પન્ન ઉત્પત્તિની ઉત્પત્તિ કરી એટલે સર્વ ઉત્પત્તિ કરી પછી સ્થિત એટલે હવે જે જગત ચાલી રહ્યું છે એ જગતની સ્થિતિ તો ત્યાં પણ ભગવાન તો છે પછી એમને એવી ઈચ્છા થાય કે હવે મને કશું નથી જોઈતું હવે હું એટલે એટલે પ્રલય થાય તો તમને પ્રલય થાય તો એ પછી ભગવાન પોતામાં આત્મરમણ કરે એટલે એટલે ભગવાન તો બધી સ્થિતિમાં ભગવાન તો છે એમ એટલે આપણે જોયું કે તમે કહો છો એ પ્રમાણે કે આખી સૃષ્ટિ એ ભગવાનના ગર્ભમાં જ છે એટલે સર્વોપરી ભગવાન જ છે અને રેગ્યુલેટિંગ જે પાવર છે એ પણ ભગવાનના હાથમાં જ છે કૃષ્ણ સિવાય જો પ્રલય પછી પણ હોય તો ફક્ત કૃષ્ણ જ પરબ્રહ્મ જ રહેવાના છે એટલે યશોદાજી ને પણ ભગવાન એ લીલાની અંદર એ જ વાતને બતાવી કે જયારે યશોદાજી ભગવાન એમ કીધું કે મોઢું ખોલ બતાડ માટી ક્યાં છે ભગવાને પોતાની મુખારવિંદ ની અંદર આખું જગત બતાડ્યું ત્યાં સુધી કે છે કે એમાં યશોદાજીને પૃથ્વી દેખાઈ એમાં ગોકુલ દેખાયું ગોકુલમાં નંદભવન દેખાયું એ ગોકુલની અંદર પોતે અને ઠાકોરજી બેઠા છે ત્યાં સુધી બધું જ દેખાયું તો એ જ વાત ભગવાને ત્યાં પણ યશોદાજીને એ જ બતાડ્યું જે કંઈ પણ સૃષ્ટિમાં બન્યું છે કે સૃષ્ટિ આખી મારી અંદર જ ચાલી રહી છે કે આ ભગવાનનો એક છે ફોર ઇમેજિનેશન એવું ઇમેજિન કરો એનો ફોટો છે મારી પાસે આ ક્લાસ પૂરો થાય પછી ગ્રુપમાં મોકલી દઈશ એ જોઈ લેજો તો એ ભગવાનનું આખું શરીર છે અને શરીરની અંદર આખી સૃષ્ટિ ચાલી રહી છે તો એ રીતે આખી સૃષ્ટિને વેદ સમજાવે છે કે ભગવાનના ગર્ભમાં આખી સૃષ્ટિ ચાલે છે જીવે છે મતલબ ઠીક છે એમાં કઈ ડાઉટ ના સમજાયું હોય એવું કઈ હેલો હેલો હા બ્રિજેશભાઈ બોલો અચ્છા એક આપણે હાર કેવી લે છીએ કે આપણે ભગવાન એ અંશી છે આપણે એમના અંશ છીએ હા તો અંશના બી એ અંશીના ગુણધર્મો તો હોય છે એક હા એક બ્રહ્મવાદ તરીકે એક વિચાર આવ્યો સમજો આપણા શરીર આપણું બી શરીર છે એ બી કરોડો કોષોથી બનેલું છે એમાં બી તમને કોષોમાં પણ જીવ આપે એ એ જેમ જેમ આપણા માંથી ઉષ્કા લાખોની સંખ્યામાં કોષો મૃત થાય છે શરીરમાંથી કઈ રીતનું ગણતરી કરી કે જેમ ભગવાનના શરીરમાંથી વૃત્તિ ઉત્પન્ન થઈ છે એટલે આપણા શરીરમાં આ રીતના હોય છે એ એક ગુણધર્મ થયું એટલે જો આમાં સમજવું હોય ને તો એ વાત છે કે જે હા હવે મારા હું બોલું તો છે બધા મ્યુટ કરી દેજો અત્યારે હજી સુધી ડિસ્ટર્બન્સ આવે છે જે કોઈ પણ હોય જેને મ્યુટ ન કર્યો હોય પોતાનો ફોન પ્લીઝ મ્યુટ કરી દેજો એ જો કારણે હું ફરી કોડ ચેન્જ કરી દઈશ તમને તો અહીંયા એ વાત જો તમે જે વાત કીધી ને એની અંદર એ વિચારી શકાય એક્ચ્યુલી કે ભગવાન ના શરીરી અંદર જે રીતે ઉત્પત્તિ સ્થિતિ અનલે એ કન્ટિન્યુઅસલી ચાલી રહ્યો છે એટલે આ જગત ભગવાન ની અંદર છે ભગવાન માં જ કંઈક ઉત્પન્ન થાય છે એટલે આપણે ડે ટુ ડે લાઈફ માં જોઈએ કે ચલો એક બાળક જન્મે છે તો એક દિવસ માં આખું વર્લ્ડ માં કેટલા લોકો મરતા પણ તો હશે ને ઓર માઇન્યુટ લેવલ ઉપર જઈએ તો જે રીતે જીવજંતુઓ મતલબ કે ઇન્સેક્ટ વગેરે છે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે સૃષ્ટિ તો એ પણ છે જીવ તો એ લોકો પણ છે ભલે દેખાતા ન હોય આપણે જેટલા મોટા નથી તો નાના છે પણ એમની પણ ઉત્પત્તિ સ્થિતિ અને લય કેટલા માઇક્રો લેવલ ઉપર કન્ટિન્યુઅસલી ચાલે જ છે એટલે કે જે રીતે આપણે શ્વાસ લઈએ તો કરોડો જીવજંતુઓ આપણી અંદર જાય આપણે શ્વાસ બહાર કાઢીએ કરોડો જીવજંતુઓ પાછા બહાર જાય આપણે કંઈ પણ ક્રિયા કરીએ તો આપણા શરીર ઉપર રહેવાવાળા કેટલા બધા માઇક્રો માઇક્રોઓર્ગેનિઝમ્સ મરી જાય કેટલા બધા microorganism at the same time ઉત્પન્ન પણ થતા હોય ભગવાનની અંદર આટલા માઇન્યુટ લેવલથી લઈને બહુ મોટા લેવલ સુધી ઉત્પત્તિ સ્થિતિ અને લય કન્ટિન્યુઅસલી ચાલ્યા જ કરે છે હવે એને જે રીતે તમે કમ્પેરિઝન બતાવો છો એવું કમ્પેરિઝન ચોક્કસ થઈ શકે જે રીતે આપણા શરીરમાં પણ એ પ્રોસેસ કન્ટિન્યુઅસલી ચાલે છે કે આપણા શરીર ઉપર જ કેટલા બધા માઇક્રો ઓર્ગેનિઝમ જન્મતા હોય જીવતા હોય કેટલા બધા microorganism at same second મરતા પણ હશે તો ઉત્પત્તિ સ્થિતિ લઈ આપણામાં પણ ચાલી જ રહી છે જે રીતે ભગવાનના બહુ મોટા લેવલ પર ચાલે છે આપણા ઉપર બહુ નાના લેવલ પર ચાલે છે એમાં તો કોઈ શંકાને સ્થાન જ નથી સેકન્ડ કે ગુણધર્મના વિષયમાં જો સિમિલારિટી જોવા જઈએ તો જે રીતે આપણે સત્ય ચિત્ત અને આનંદ એ ત્રણેયને સમજ્યા હતા એ જ વાત અહીંયા ફરી લાગુ થશે કે જીવાત્મા એટલે આપણે લિવિંગ છીએ તો આપણામાં સત અને ચિત્ત આ બંને ગુણધર્મો છે સત મતલબ જે રીતે આપણે પેલા જોયા હતા કે અસ્તિત્વ કોઈ વસ્તુની સત્તા કોઈ વસ્તુનું હોવું કોઈ વસ્તુનું એક્ઝિસ્ટ કરવું ચૈતન્ય મતલબ ચિત્ત એટલે કે મને પોતાના એક્ઝિસ્ટન્સની અવેરનેસ પણ હોવી આ બંને વાત તો લિવિંગ થિંગ્સમાં તો હોય જ છે આપણે પોતાનામાં આપણને ખબર છે હું એક્ઝિસ્ટ પણ કરું છું અને મને એની એક્ઝિસ્ટન્સની અવેરનેસ પણ છે તો આ સત અને ચેત આ બંને ગુણધર્મો ભગવાનના તો છે આપણા પેદા કરેલા તો છે નહીં આપણે પોતાની ઈચ્છાથી ન તો જન્મ્યા છીએ પોતાની ઈચ્છાથી ન તો આપણે જીવી શકીએ છીએ અને ન આપણી સ્વતંત્ર ઈચ્છાથી આપણે ક્યારે પણ મરી પણ શકીએ છીએ એટલે જે રીતે આપણે જોઈએ ને આસપાસ કે લોકો સુસાઇડ કરી કરીને પણ જીવી જાય જે લોકો મરવા ન ગયા હોય એ લોકો પણ અચાનક મરી જતા હોય છે ઈચ્છા ન હોય તો પણ સમજવાની વાત એ છે કે આપણા હાથમાં અહીંયા કઈ છે જ નહીં જયારે આપણને કોઈ ભગવાન ઈચ્છા કરે તો આપણે જીવી જઈએ ભગવાન ઈચ્છા કરે તો મરી જઈએ આપણું કોઈ કંટ્રોલ ત્યાં ચાલતું જ નથી તો આ બધા ગુણધર્મો આપણા પેદા કરેલા તો નથી ભગવાનના ગુણધર્મો આપણી અંદર આવ્યા છે અને એ ગુણધર્મો થી જ આપણે સર્વાઈવ કરી રહ્યા છે એ આપણી સત્તા પણ ભગવાનની સત્તા છે આપણું ચૈતન્ય પણ ભગવાનનું જ ચૈતન્ય છે અને બહુ ઓછો આનંદ પણ જે કંઈ પણ સુખ વગેરેનો અનુભવ આપણે કરીએ કે હું ખુશ છું મને મજા આવી કે આ કામમાં બહુ મજા આવી કે ચાર દિવસ અમે બહુ એન્જોય કર્યું કે અમે ફરવા ગયા તો આવી તો આ મજા છે એન્જોયમેન્ટ છે કોઈ જાતની ખુશી આનંદની ફિલિંગ એ પણ ભગવાનનો આનંદ ના લેવલનો નથી પણ થોડો ઓછો આનંદ પણ એ આનંદ પણ ભગવાનનો આપણી અંદર કામ તો કરે જ છે તો એ અંશમાં પણ ભગવાન સાથે આપણું કોઈક જાતનું મતલબ કહીએ ને કે કોઈ જાતનો અટેચમેન્ટ કે કોઈક જાતની મતલબ સાથે જોડાયેલા તો આપણે ભગવાન સાથે છીએ જ એ ગુણધર્મોના લેવલ ઉપર પણ ઉત્પત્તિ સ્થિતિ અને લય આ સિસ્ટમના લેવલ ઉપર જોઈએ તો પણ એ વાત તો બરોબર છે તમારી બ્રહ્મ સાથે આપણો આ જાતનું કનેક્શન તો છે જ એ સત અને ચિત્ત એ ભગવાનના જ સતચિત આપણી અંદર પણ કામ જ રહ્યા છે આપણું પેદા કરેલી તો આ એક ગુણધર્મ છે નહીં ઠીક છે બ્રજેશભાઈ ધર્મ આપણી પેલો આપણી પણ સત્તા તો છે ને ભલે નાના લેવલની છે કે આપણે એક્ઝિસ્ટ કરીએ છીએ જીવી રહ્યા છીએ સત્તા એ અર્થમાં સત્તા અહીંયા જે રાજાની સત્તા માલિકી એ અર્થમાં અહીંયા સત્તા નથી સમજવાની પણ એક્ઝિસ્ટન્સના અર્થમાં બ્રહ્મવાદને આ રીતે બી આપણે સમજી એક ટોપિક તરીકે સમજી શકીએ ને હા હા ચોક્કસ સમજી શકાય પણ એકચ્યુઅલી અહિયાં જે બ્રહ્મવાદ ને જે રીતે લીધું છે ને એ ભગવાનના મહાત્મ્યના અહિયાં બ્રહ્મવાદ ને પકડ્યું છે કે ભગવાન કેવા છે તો એવા ભગવાન કે જે આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય છે જગત ઉત્પન્ન થયું એની પહેલા ભગવાન હતા અત્યારે પણ ભગવાન છે લય થઈ જશે પછી આપણે કોઈ નહીં હોઈએ પણ ભગવાન હશે તો આ રૂપમાં અહીંયા ભગવાનના મહાત્મ્યને સમજવાના અર્થમાં અહીંયા બ્રહ્મવાદ ટોપિકને અહીંયા ડીલ કર્યું છે એકચ્યુઅલી ઠીક છે છે આમાં હવે કઈ બીજો ડાઉટ કોઈને પૂર્વી શ્રુતિ જોઈન થયા છો हेलो ठीक है मितेश बैठा है क्या हेलो राजा हाँ मितेश क्या समझ आया बताया गया है कि कृष्ण कृष्ण ही सर्वस्व है और उससे ही सृष्टि का सर्जन हुआ है और नाश सृष्टि का भी उनके हाथ में है अपने हाथ में कुछ भी नहीं है और जो जीवन अपन जी रहे हैं अपन जो क्रिया कर रहे हैं वो भी अपने हाथ की चीजें नहीं है वो वो उनके हाथ में ही है हम जो भी कर रहे हैं वो उनके राह के हिसाब से ही कर रहे हैं हम्म। और ब्रह्मवाद में यह समझाया गया है कि ये हम्म, ब्रह्म और वाद जैसे आपने कहा राजा कि ब्रह्म का वाद मतलब ब्रह्म भगवान की जो बनाई गई सृष्टि की थियरी उनकी ऑटोबायोग्राफी बोल सकते हैं कि भाई मैं कैसा हूँ वो एक्सप्लेन किया गया है कि मैंने ही सृष्टि का सर्जन किया है और मेरे हाथ में उसका नाश करने का है और जो भी ये चीजें की थी सृष्टि का सर्जन हुआ था वो हम दोनों की इच्छा हुई कि मैं आ, अकेला यहाँ मुझे नहीं मजा आ रहा तो मैंने ये सृष्टि का सर्जन किया और उन्हीं के हाथ में है कि सृष्टि का सर्जन वो उन, उनकी इच्छा के हिसाब से वो उन बंद कर रही हूँ मतलब उस सृष्टि का सर्जन खत्म कर दे हाँ मतलब जब चाहे तब खत्म कर दे जब चाहे तब शुरू कर दे इसमें आपने आ, आत्मरमन और सर्वभ्रम सर्वभवन इच्छा सर्वभ्रम इच्छा उसका मतलब क्रिएशन और आत्मरमन का मतलब प्रलय बताया आ, मतलब प्रलय के बाद भगवान अपने आप में रमण करते हैं जैसे मैंने बताया ना कि हमें कभी कभी अकेला रहना अच्छा लगता है कि चलो कोई नहीं है शांति से हम अपने अकेले अकेले बैठे हो तो भी अच्छा लगता है हमेशा से तो जरूरी नहीं है कि हमारे आसपास दस लोग बैठे हो तो ही हमें मजा आए तो अकेला रहना भी जैसे अच्छा लगता है हमको सोचते रहते हैं बैठे रहते हैं अपनी इच्छा से जब चाहे कुछ करते हैं कि कोई बहुत लोग होते हैं जिनको अकेले ज्यादा अच्छा लगता है लोगों के साथ घूमना अच्छा नहीं लगता है तो ये आत्मा रमण है कि जब हम अपने आप में ही रमण कर रहे हैं हमें अपने साथ ही अच्छा लग रहा है और किसी की जरूरत नहीं लगती महसूस तो ये भगवान की आत्मा रमण की इच्छा है कि जब भगवान को दूसरे की जरूरत महसूस नहीं होती और भगवान चाहते हैं कि मैं अकेला ही रहूं और अकेला एंजॉय करूं अपने आप में ही एंजॉय करना तो ये आत्मरमण आत्मरमण मतलब अपने आप में रेलिशमेंट ये ठीक है इसमें कुछ है नहीं समझ आया ऐसा नहीं राजा समझ आ गया ठीक है हाँ દર્શના વેલો આગળ આમાં કોઈને હોય કઈ ડાઉટ હજી તો પૂછજો નહીં તો લો આગળ હા પ્રમાણ લઉં ને ટોપિક હજી આમાં એક નાનો પેરેગ્રાફ નથી તમારામાં હજી આ સરળ શબ્દોમાં કહીએ તો ભગવાન જ પોતાની ક્રીડા માટે આ જગત બન્યું છે આ જગત માં જે કઈ પણ જડ ચેતન છે તે ભગવાને જ બનાવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણ થી મોટું બીજું કોઈ જ નથી આ જ બ્રહ્મવાદ છે હા એ ક્લિયર છે તો લવ આગળ બીજો લો આગળ રાજા એક હા બોલો સાંખ્ય એક આમ કીધું છે કે અસત વસ્તુનો ભાવ નથી અને નો અભાવ નથી તત્વદર્શી મનુષ્ય એ બંને તત્વને બંને તત્વથી જાણે છે એ એ કયા અર્થમાં જતું જો ત્યાં એકચ્યુઅલી સતસત છે ને એ એક્ઝિસ્ટિંગ અને નોન એક્ઝિસ્ટિંગ એ અર્થમાં છે એટલે કે ફોર મતલબ આ થોડો ટેકનિકલ સબ્જેક્ટ માં જાય છે આ વાત કેમ કે આપ જે शंकराचार्यજી જે જે બ્રહ્મવાદ ઇન્ટ્રોડ્યુસ કર્યો ને એના રિલેટેડ આ વાત છે ને शंकराचार्यજી નો મત પ્રમાણે મારે શું અનમ્યુટ ફોન મ્યુટ કરી દો પ્લીઝ शंकराचार्यજી એ વાત મેં બતાવી કે કોઈ વસ્તુની સત્તા એટલે કે કોઈનું વિવેક તો તમે સત્કોને महाप्रभु ये सब को कीधु के कोई वस्तु सत्ता हो कोई वस्तु ना अस्तित्व हो शंकराचार्य जी ने सत सत्य शंकराचार्य जी एने कहे कि सत्य एने कहवा वस्तु नो क्य नाश न थे नाश न थे तो इन्हें समझ कि जी उत्पन्न न बात के असत असत शंकराचार्य जी एने कहते जो ब्रजेश पूछू तो लखी लेजो आवाज સત એ છે કે જેનો ક્યારે પણ નાશ થવો જોઈએ એટલે વર્તમાન ભૂત ભવિષ્યમાં ક્યારે પણ એ વસ્તુનો નાશ ના થાય એ સત કહેવાય અસત એને કહેવાય કે જે વસ્તુ એક્ઝિસ્ટ નથી કરતી પણ એનો અનુભવ પણ ન થવો જોઈએ એટલે કે ઇલ્યુઝન જેને કહેવાય ને ઇલ્યુઝન પણ ન થાય એવી વસ્તુને જ અસત કહેવાય એટલે કે જેનો ક્યારે અનુભવ પણ ન થાય એનું કોઈ એક્ઝામ્પલ પણ ન હોય એટલે અસત એને કહેવાય કે જેનું ક્યારે આપણને ફીલ ન કરી શકીએ વસ્તુ આપણને ક્યારે દેખાય નહીં કોઈ પણ રીતે હવાની રીતે પણ એ વસ્તુનો અનુભવ ક્યારે ન થઈ શકે એવી વસ્તુને ટેકનિકલી શંકરાચાર્ય કે છે એને અસત કહેવાય અહીંયા ભગવાન જે સત અસત ને બતાવ્યું છે ને એ આ ડેફિનેશન છે અહીંયા સત એટલે એવી વસ્તુ કે જેનું ક્યારે નાશ ન થાય અહીં અસત એટલે એવી વસ્તુ કે જેનો ક્યારે અનુભવ ન થાય એ અર્થમાં ભગવાને આને લીધું છે હવે તમે મને બતાવો સતની જગ્યાએ ડેફિનેશન મૂકો અસતની જગ્યાએ મેં બતાવી ડેફિનેશન મૂકો અને પછી હવે તમે આને એક્સપ્લેન કરો હા સમજો ને સત કોને કહેવાય શાસ્ત્ર એટલે જે વસ્તુનો નાશ ન થઈ જે શંકરાચાર્યજીના કીધું જે વસ્તુનો નાશ ન થાય એ વસ્તુ જે કન્ટિન્યુએસી હોય એ એ સત કહેવાય અને અસત વસ્તુ એટલે જે વસ્તુનો આપણે અનુભવ કઈ સમજો એ વસ્તુનો આપણે કલ્પના બી ન હોય એટલે સમજો એ હોય પણ નહીં અનુભવાય પણ નહીં દેખાય પણ નહીં અને સમજી બી ન શકાય એ વસ્તુ બધી અસત થઈ ગઈ હવે એ જે સત વર્ડ છે ને તમે જે વાંચ્યું ટેક્સ્ટ એમાં સત અસત ની ડેફિનેશન એમાં ફિટ કરીને પછી સમજવાની ટ્રાય કરો એને એટલે આમાં એવું હતું અસત વસ્તુનો ભાવ એટલે ભાવ જ નથી એમ એટલે અસત વસ્તુ એમાં કોઈ વાસ્તવિકતા જ નથી ભાવ મતલબ એક્ઝિસ્ટન્સ અહીંયા એટલે એ વસ્તુ અસત વસ્તુ છે એનું તો કઈ છે જ નહીં અને સત વસ્તુનો અભાવ જ નથી એવી ઘણી વસ્તુઓ છે किते सत वस्तु सेट एदा अवधारणा दिने कार्य समति पी वस्तु जो हे सर्वे अइयां पण परि अभाव એટલે કે જે ક્યારે નાશ ના થાય એ વસ્તુનું એક્ઝિસ્ટ કે ખતમ જ ના થાય હંમેશા એક્ઝિસ્ટ કરે અયા એ અર્થ ભાવ છે અભાવ મતલબ ભાવ ન હોવો ન ભાવ એતિ અભાવ ભાવનો મતલબ એક્ઝિસ્ટન્સ કોઈ વસ્તુ નું એક્ઝિસ્ટ કરવું ભાવ એટલે એક્ઝિસ્ટન્સ અભાવ એટલે એનું ઓપોઝિટ કે જે એક્ઝિસ્ટ ન કરે તો સત વસ્તુ ક્યાંથી બંધ થયું છે ખબર નહીં પડે એક સેકન્ડ ફરી જોડી જોઉં એક second in the Indian line. Computer કે આપણે વિચાર્યું હતું અને એક્ઝિસ્ટ આપણે બનાવી શકીએ કમ્પ્યુટર ને હમ શકીએ પણ આની વચ્ચે ઇન ધ બ્રેકેટ આપણે કઈ વિચારી શકીએ છીએ ન વર્ચ્યુઅલી વિચારી શકીએ અને ન આપણા દિમાગમાં વાત આવી શકે ન ઓન પેપર આ વાત આપણને ક્યારે પણ સમજાઈ શકે તો ભગવાનને એ વાતને બતાવી કે આવી સત વસ્તુ કે જે એક્ઝિસ્ટ કરે છે એવી અસત વસ્તુ કે જે એક્ઝિસ્ટ ક્યારે પણ ન કરી શકે એ બંનેથી પર એ બંનેથી વિશેષ ઇન ધ બ્રેકેટ એવું કંઈક વિચારો કે જે એક્ઝિસ્ટ કરે પણ છે ને એક્ઝિસ્ટ નથી પણ કરતી આવું જો તમે વિચારી શકો છો અને મારા ઉપર આ વાતને લાગુ કરી શકો છો તો તમે બ્રહ્મને સમજી શકો છો આ રીતે ભગવાનને આ વાતને એક્સપ્લેન કરી છે કે ભગવાન કોણ છે બ્રહ્મ કોણ છે તો એ એવા છે કે જે એક્ઝિસ્ટ કરે પણ છે અને નથી પણ કરી શકતા લિવિંગ અને નોન લિવિંગ થિંગ આ બંનેની વચ્ચેનું બ્રેકેટ છે જેને અહીંયા ભગવાન કહે છે કે એને તમારે ઇમેજિન કરવાનું છે એને સમજવાનું છે અથવા ઓન પેપર વેદ દ્વારા અથવા પોતાના અનુભવથી આ વાતને સમજવાની છે કે એવું પણ કંઈક હોઈ શકે છે કે જે સત અને અસત એટલે કે એક્ઝિસ્ટિંગ અને નોન એક્ઝિસ્ટિંગ થી પણ પર કોઈક તત્વ છે એ તત્વ બ્રહ્મ છે શું સમજાયું હવે બ્રિજેશભાઈ ખબર પડી ખબર પડી સમજાય નહીં કરી તો બોલો કંઈક તો એક્સપ્રેસ તો કરો ને એટલે એવું કે બ્રહ્મને સમજવા માટે એટલું વસ્તુ જે આપણે જોઈ શકીએ છીએ એક્ઝિસ્ટ કરીએ છીએ એ અસત વસ્તુ જે આપણે નથી કરતા જે અનુભવી નથી કરતા એ બંને વસ્તુ એ એક તો આપણે જોઈ શકીએ કલ્પના બી કરી શકીએ કે ભાઈ આ વસ્તુ હોઈ શકે એનાથી બી ઉપર જ્યારે કોઈ વસ્તુ આપણે આપણે સમજી ના શકીએ એને જ્યારે સમજીએ કે શું કહીએ તો આમ આપણા કલ્પનાની જે વસ્તુ બહાર હોય એવી જ્યારે વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ એ વસ્તુ ભ્રમ થાય એટલે જો આપણને નથી સમજાતું ને એટલે જ બ્રહ્મ એવો છે કે જેને આપણે સમજી ન શકીએ અને એ જ વાતને માની લેવામાં જ આપણી ભલાઈ છે કે બ્રહ્મ એક એવું વિષય છે કે જેને પૂરેપૂરું સમજવું આપણા માટે પોસિબલ નથી એટલે આ જયારે મને પણ એકવાર સેમિનાર હતું ને આ બ્રહ્મ નું તો અત્યારે થયું હોય એની પહેલા પણ એક સેમિનાર થયું હતું ત્યારે મને પુષ્ટિમાળનું તત્વ દર્શન આ ટોપિક મળ્યું હતું ત્યારે પણ મેં એ જ આપને બતાવી હતી કે આ બ્રહ્મને સમજવું એ ટીપ ઓફ ધ આઈસબર્ગ ની જેમ છે કે જ્યારે આપણે જતા હોઈએ તો એ આઈસબર્ગ નો ટીપ ઉપર આપણને એટલું જ પાર્ટ દેખાય વન ફોર્થ થી પણ ઓછું જ દેખાય પણ એની નીચેનું જે ભાગ છે આઈસબર્ગ નું એના કરતા ઘણું વધારે હોય તો બ્રહ્મ એક એ જાતનો ટોપિક છે કે આઈસબર્ગ ના ટીપ ઓફ ધ આઈસબર્ગ ને જાણી લેવું જ આપણા માટે કાફી છે એની નીચેનો પાર્ટ ઘણો વધારે છે એ વાતને જો સમજી લઈએ અને માની લઈએ તો ભગવાનનું મહાત્મ્ય પણ સમજાઈ જાય આપણામાં થોડી દીનતા પણ આવી જાય એ સારી વાત છે એકચ્યુઅલી આ વાતને માની લેવી ઠીક છે બ્રિજેશભાઈ બરોબર લાગે છે મારી વાત બરોબર છે હા મતલબ એમાં એમ તમને ડિસ્કરેજ નથી કરતી કે સમજવાની ટ્રાય ન કરો પણ વાત એ છે કે આ ટોપિક કઈક એ જાતનું છે કે જેટલા જેટલા બ્રહ્મ વિષયના વર્ણન તમે વાંચો હવે ભાગવતજીની અંદર રીડ કરો કે જે રીતે અત્યારે તમે ગીતાજીમાં વાંચ્યું છે તો દરેક જગ્યા પણ કેટલીક વાર આપણી બુદ્ધિથી અગમ્ય છે જ આ વાતને એક્સેપ્ટ કર્યા સિવાય આપણા માટે કોઈ ઝૂટકો નથી કેટલીક વાર બ્રહ્મ વિષયમાં એવી છે જ કે આપણે નહીં જ સમજી શકીએ તો આપણા મગજમાં ન જ બેસે ટાઈમ પર થોડું આગળ જઈને સમજાઈ પણ જાય તો પણ છે ટોપિક એવું કે જે બ્રહ્મ વિષય જ એવો છે કે પૂર્ણ છે અને આપણે અપૂર્ણ છે એટલે ત્યાં સુધી પહોંચવું જ આપણે થોડું મુશ્કેલ જ કામ છે જોકે પણ સારી વાત છે ટ્રાય કરવી જોઈએ આમ સમજવાની આમાં આપણા યુઝ કરી શકાય સમજે કે ખાલી જે આમાં બુકમાં લખેલું જે પ્રમાણે કે આપણે આપણી રીતે તર્ક કરી શકાય ખરા ને જે ભાઈ ના કરાય જો તર્ક માટે વાત એવી છે કે મહાપ્રભુજી એ ગાઈડલાઈન આપી કે તમારો તર્ક હોય એમાં કઈ ખોટું નથી આપણે વિચારી શકીએ પણ એ મેચ થવું જોઈએ ભાગવતજી કે વેદ પુરાણ વગેરે શાસ્ત્રો સાથે મહાપ્રભુજી ત્યાં સુધી કીધું કે ભાગવતમાં પણ એટલા જ પાર્ટને કન્સિડર કરવું જોઈએ કે જે વેદ સાથે મેચ થાય છે એના સિવાયના પાર્ટને પણ કાઢી દેવું જોઈએ ભલે ભાગવતજીનો છે તો શું થયું પણ વેદ સાથે જો એ મેચ થતું હોય તો જ એ વાતને માનવી જોઈએ અને જો વેદ સાથે વિરોધ થતો હોય તો ભાગવતજીની પણ વાત કેમ ન માનવી જોઈએ માટે પણ મહાપ્રભુજીએ જ આજ્ઞા કરી કે પ્રમાણ ચતુષ્ટય મહાપ્રભુજીએ સૌથી પહેલા આજ્ઞા કરી મહાપ્રભુજીનો હિસ્ટ્રીના હિસાબે સર્વપ્રથમ ગ્રંથ તત્વાર્થ દીપ નિબંધ આ ગ્રંથ માનવામાં આવે છે અને મહાપ્રભુજી ગ્રંથની શરૂઆતમાં જ પ્રમાણ ચતુષ્ટય એટલે કે ચાર પ્રમાણ બતાવ્યા કે વેદ ગીતા બ્રહ્મસૂત્ર ભાષ્ય અને ભાગવત સોરી બ્રહ્મસૂત્ર કેવલ જે વ્યાસજીએ લખ્યા તો મહાપ્રભુજીએ ક્રમ પણ એ બતાવ્યો કે સૌથી પહેલા વેદ પ્રમાણ છે એના પછી ગીતાજી પ્રમાણ છે એના પછી ભાગવત પ્રમાણ છે અને સૌથી લાસ્ટ વ્યાસજીએ બનાવેલા બ્રહ્મસૂત્ર પ્રમાણ છે અને આ ચારે સાથે જે મેચિંગ પાર્ટ મારો છે તો હું પણ પ્રમાણ રૂપ છું આ રીતે મહાપ્રભુજી આ પ્રમાણ જે નેક્સ્ટ ટોપિક છે એકચ્યુઅલી હું કહી દીધી થોડી વધારે પહેલા પણ પ્રમાણના ટોપિકમાં એ જ વાત નહીં બતાવી છે કે જો પાછળ થોડું આગળ જુઓ તો એક શ્લોક છે આમાં वेदाः श्रीकृष्णवाक्यानि व्याससूत्राणि चैवैः समाधिव्यासाव्यासस्य प्रमाणं तच्चतुष्टयम् જે નેક્સ્ટ ટોપિક છે ને પ્રમાણનો એની અંદર આ શ્લોક મળશે તો પ્રાથમિક કક્ષામાં વેદ ગીતા બ્રહ્મસૂત્ર અને ભાગવત આ ચારે એકબીજાના પૂરક થઈને પ્રમાણ છે એટલે એ જ વાત નહીં આ ટોપિક થશે ત્યારે વધારે આ વાત ક્લિયર થઈ જ જશે એકચ્યુઅલી પણ તો તમે પૂછ્યું છે એટલે કહી દઉં તો એ જ વાત છે કે વેદથી વિરોધ ન હોય તો ગીતાજી પ્રમાણ છે જ નહીં સવાલ જ નથી એમાં ગીતા ગીતાજી સાથે જો વિરોધમાં ન હોય તો ભાગવત પ્રમાણ અને ભાગવત થી વિરોધમાં ન હોય તો વ્યાસજી બનાવેલા બ્રહ્મસૂત્ર પ્રમાણ અને આ ચારેથી જો પ્રમાણિત મારી વાત તમને લાગતી હોય તો મહાપ્રભુજીના વચન પ્રમાણે આ રીતે મહાપ્રભુજીએ પ્રૂફની વ્યવસ્થા બતાવી કે હું કહું છું એ સાચું છે એનું પ્રૂફ શું કોઈ વાત શું કામ કોઈ તમારી વાતને માને અત્યારે હું બોલું છું તો મારી વાત કોઈ કેમ માને છે કેમ કે તમને એવો વિશ્વાસ છે કે હું જે કંઈ પણ બોલી રહી છું એ મહાપ્રભુજીના વચન છે અને મહાપ્રભુજીના ગ્રંથના આધારે હું કંઈક બોલું છું હું બોલું એમાં કોઈ એક પણ સેન્ટેન્સ તમને એવું ફીલ થાય કે નહીં મહાપ્રભુજીની આજ્ઞા આવી નથી અને આનાથી કંઈક અલગ છે તો મારી વાતને કોણ સાંભળે અને શું કામ સાંભળે ન જ સાંભળવી જોઈએ તો ચોખ્ખી વાત છે એ જ વાતને મહાપ્રભુજી પણ બતાવી છે કે વેદ એના પછી ગીતાજી એના પછી ભાગવત અને પછી બ્રહ્મસૂત્ર આ પ્રમાણ વ્યવસ્થા છે આપણે ત્યાંની કે જો આ ચાર સાથે મેચ થતું હોય તો આપણો દરેક વિચાર સાચો છે એની અંદર કંઈ ખોટું નથી પણ આની સાથે જો મેચ ન થતું હોય તો એ વાત ખોટી છે એવું માની લેવું જોઈએ એ રીતે મહાપ્રભુજી એ વાતને બતાવી છે એટલે આપણે આપણી બુદ્ધિ ચલાવીએ એમાં કંઈ ખોટું નથી પણ એ બુદ્ધિ એ લેવલ પર ન જવી જોઈએ કે વેદ ભાગવત કે ગીતાજી વગેરે વગેરેને પણ ક્રોસ કરી જઈએ આપણે કેમ કે ભગવાન દેવ છે સૃષ્ટિની કેટલીક વ્યવસ્થા એવી છે કે ન તો આપણે જાણીએ છીએ ન આપણે કઈ જોયું છે તો એના વિષયમાં આપણા તર્ક એટલા કામ નહીં કરે કે જેટલા વેદ વગેરેના પ્રમાણ કામ કરે છે કેમ કે એમણે જોયું છે ભગવાને પોતે વાતની આજ્ઞા કરી છે કે આવું છે એટલે એ દ્વારા આ વાતને અત્યારે સમજવી વધારે સારી છે આપણે પોતાની બુદ્ધિથી કંઈ વિચારીએ એના કરતા એઝ અ એક્ઝામ્પલ વિચારવું અલગ ચીજ છે અને એઝ અ થિયરી વિચારવી એક અલગ વાત છે તો થિયરી તરીકે આપણે કોઈ વાતને વિચારી શકતા નથી સ્વતંત્રતા આપણને નથી કેમ કે આપણું મગજ જ એટલું ચાલતું નથી અને આ બધી વાતો એવી છે કે ન આપણે જોયું ન સમજ્યું ન સાંભળ્યું તો આપણે ક્યાંથી આ વિચાર લઈ આવ્યા આપણા મનમાં એનું કઈ ઠેકાણું નહીં એટલે જે એક્ઝામ્પલ કોઈ વાતને સમજવા માટે આપણે કોઈ એક્ઝામ્પલ સેટ કરીએ એમાં એ અલગ વાત છે બાકી એઝ અ થિયરી આપણે કોઈ વાત વિચારી શકતા નથી એ જે વેદ ભાગવત પુરાણ ગીતાજીની અંદર જે બતાવ્યું છે એને જ આપણે એક્સેપ્ટ કરવું જોઈએ મહાપ્રભુજી પણ એ જ વાત ને કે જયારે મહાપ્રભુજી ને પૂછવામાં આવ્યું કે તમે કોને તત્વ માનો છો તો સિદ્ધાંતોક્તાવલીમાં મહાપ્રભુજીએ ગણાવ્યું છે કે માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રમ ચેતી નહીં કદા તદેવ તત્ પ્રકારેણ ભવતી ઇતિ મતમ એટલે કે કેટલાક લોકો જગતને માયિક કે છે કેટલાક કે છે કે આ જગત કોઈએ પેદા નથી કર્યું આ જગત પહેલાથી આવું જ હતું અત્યારે પણ આવું જ છે હંમેશા આવું જ રહેશે તો ઘણા બધા લોકો યુનિવર્સના વિષયમાં ઘણું બધું વિચારી લે છે ચલો આ બધી વાત ટેકનિકલ ને છોડી દો તો પણ સામાન્ય સાયન્ટિસ્ટ લોકો કેટલી બધી થિયરી આપી કે બિગ બેંગ થયું અને યુનિવર્સ આવ્યું ન્યુક્લિયર ની થિયરી આપી એટમિક થિયરી આપી કેટલી બધી થિયરીઓ આવી તો મહાપ્રભુજી કહે છે કે બીજાને જે વિચારવું હોય વિચારે પણ વેદે કીધું છે કે ભગવાન માંથી આ જગત પેદા થયું છે તો મારો પણ મત આ જ છે કે ભગવાને જ જગતને પેદા કર્યું છે અને આ બધા રૂપોમાં ભગવાન પોતે થયા છે તો આ રીતે મહાપ્રભુજીએ પણ વેદની થિયરીને એડોપ્ટ કરીને વાતને કીધી કે હું પણ મારો તર્ક લગાડતો નથી જેટલા પણ સાયન્ટિસ્ટ છે બધાએ આ રીતે તર્ક જ લગાડ્યા છે કે બિગ બેંગ થયું ન્યુક્લિયસ કે એટમમાંથી એટમ મળ્યા અને એટમની અંદર કંઈક થયું અને આખી આ જગત ઉત્પન્ન થઈ ગયું એમ કરી કરીને બધી ઇમેજિનેશનના લેવલ ઉપર જ આ બધી થિયરીઓ પેદા થઈ ગઈ અને જે રીતે અત્યારે આપણે લોકો જોઈએ છે કે એક પછી એક બધી થિયરી કેન્સલ જ થતી જાય કે બિગ બેંગ ની આવી એના પછી નવી આવી ગઈ ને જૂની કેન્સલ થઈ ગઈ એના પછી અત્યારે પાછી કોઈ નવી આવી જાય તો પાછી જૂની કેન્સલ થઈ જાય આપણા જે તર્ક છે એ કંઈક આ જાતના હોય આપણે વિચારી લીધું અને આપણને સાચું લાગવા લાગી જાય પણ આપણાથી સારું કોઈ બીજું વિચારી લે તો આપણે રહી જઈએ અને એ વાત સાચી થઈ જાય અને આપણી ખોટી થઈ જાય આપણા બધા તર્ક આ જાતના છે કે જ્યારે વેદ પુરાણ ગીતા બધા આના વાત ઉપર રિસર્ચ કરી ચુક્યા છે કે ભગવાન પોતે જ્યારે આજ્ઞા કરી જ રહ્યા છે તો પછી આપણે એ થિયરી ઇન્ટ્રોડ્યુસ કરવાને બદલે એ તર્કની અંદર પોતાની વાતને સેટ કરવાની કોશિશ કરવી જોઈએ ઠીક છે વિરોધ ન હોય તો સારી વાત છે કે આપણે એને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ પણ એ વિરોધ અને અવિરોધ નું વિવેક પણ હોવું જોઈએ કે ક્યાં આપણે ખોટું વિચારી લીધું અને ક્યાં આપણે સાચું વિચારીએ છીએ તો થોડું ક્રોસ ચેકિંગ કરી કરીને તર્ક લગાડીએ તો એમાં કઈ ખોટું નથી સારી વાત છે સમજવા માટે તો ઠીક છે બ્રિજેશભાઈ હા ઠીક છે બરાબર વિરોધમાં જવું જોઈએ બધું હા વિરોધ ના થવો જોઈએ ઇન શોર્ટ એમની સાથે જો સીધું સીધું પેરેલ ચાલે છે તો કંઈ ખોટું નથી ક્રોસ થતું હોય ત્યાં આપણે સાવધાની રાખવી જોઈએ ઠીક છે તો બહુ સારી રીતે બ્રહ્મવાદને ડિસ્કસ કર્યું અહીંયા આપણે તો બસ ઇન શોર્ટ સમજવાની એટલી વાત કે આપણી આસપાસ કોઈ પણ ટેકનિકલ વાતની અહીંયા છોડીને સામાન્ય લેવલની વાત કરીએ તો જગતમાં જે કંઈ પણ લિવિંગ નોન લિવિંગ આપણને દેખાય છે આપણી આસપાસ બધું ભગવાન પોતે બન્યા છે આ દ્રષ્ટિને ભગવાને પોતાના વાતથી ઉત્પન્ન કરી છે ભગવાન આટલા બધા રૂપોની અંદર ભગવાન થયા છે આ બ્રહ્મવાદ છે આ બ્રાહ્મિક થિયરી છે કે આખું જગત ભગવાનમાંથી પેદા થયું છે ભગવાનની અંદર જ એક્ઝિસ્ટ કરે છે અને ભગવાનની જ ઈચ્છાથી ક્યારેય આ બધું ભગવાન સમેટી લેશે બસ આટલી જ વાત ને અહીંયા સમજવી જોઈએ આ જ આ બ્રહ્મવાદનો ટોપિક છે એટલે ફોર સમજવાની કમ્પલસરી આ ટોપિક એટલા માટે જરૂરી છે કેમ કે ભગવાનનું આ મહાત્મ્ય છે ભગવાન આટલા ગ્રેટ છે ભગવાન આપણા કરતા ઘણા ઊંચા છે ભગવાન આપણા કરતા અલગ છે સામાન્ય મનુષ્યની જેમ કૃષ્ણને એક સામાન્ય માનવ કે કોઈ મહાપુરુષ કે કોઈ સુપરમેન સમજવું નહીં જોઈએ અહીંયા કે ચલો આપણા કરતા બહુ બધા પાવર્સ હતા આટલા બધા અસુરોને મારી નાખ્યા બહુ ડિશુમ ડિશુમ કરી દીધું એમ કરીને કૃષ્ણને કેવલ સુપરમેન આપણે માની લઈએ કે કઈ સુપર પાવર એમને મેજિકલ પાવર એમની અંદર હતા કેવળ એટલું ન માનીને આખી સૃષ્ટિના નિયામક કૃષ્ણ છે સૃષ્ટિને પેદા કરવા વાળા એને સ્થિત રાખવા વાળા અને અંતમાં એને લીન કરવા વાળા ભગવાન પોતે છે આવું સમજી સમજવાનું જોઈએ એ એ સમજવા માટે આ ટોપિક ખાસ કરીને છે કે મહાત્મ્ય કૃષ્ણનું આપણી અંદર હોવું જોઈએ કે કૃષ્ણ કેવલ કોઈ સુપરમેન ન હતા કે કૃષ્ણની કોઈ હિસ્ટ્રી નથી કે પાંચ હજાર વર્ષ પહેલા કૃષ્ણ નામનો કોઈ મનુષ્ય થઈ ગયા ને એમની અંદર આટલા બધા પાવર્સ હતા એમ કરીને જે રીતે આપણે કોઈ હીરો માની લઈએ એ રીતે કેવળ કૃષ્ણ એક સામાન્ય મનુષ્યની જેમ કોઈ સુપરમેન નથી પણ એનાથી પણ વિશેષ આ આખી જગતનું નિયમન કરવા વાળા ભગવાન આખી સૃષ્ટિના નિયામક છે એ વાતને અહીંયા સમજવી જોઈએ ઇન શોર્ટ હવે આનાથી આગળ પ્રમાણ વ્યવસ્થા બતાવવામાં આવી છે કે જે રીતે મેં તમને કીધું કે પ્રૂફ શું મહાપ્રભુજી આ વાત ક્યાંથી લાવ્યા મહાપ્રભુજી ની વાત સાચી ખોટી કે મહાપ્રભુજી પોતાના મનમાં જ આ બિગ બેંગ થિયરી જેમ વિચારી એ રીતે મહાપ્રભુજી પણ આ થિયરી વિચારી લીધી બ્રહ્મવાદની એવું તો નથી ને એના હિસાબે નેક્સ્ટ ટોપિક પ્રમાણનો છે કે જેની અંદર પ્રૂફ બધા આપવામાં આવ્યા છે કે મહાપ્રભુજીની પોતાને ઇન્ટ્રોડ્યુસ કરેલી થિયરી નથી પણ મહાપ્રભુજી વેદની જ થિયરીને એડોપ્ટ કરી છે અને વેદ ઉપર તો કોઈ જાતના ડાઉટ કરવાનો પ્રશ્ન જ નથી કેમ કે વેદ સ્વયં ભગવાનની વાણી ભગવાનની આજ્ઞા ભગવાનનું જ સ્વરૂપ છે એટલે વેદમાં જે છે એના ઉપર તો આપણે ક્યારે ડાઉટ કરવું જ નહીં જોઈએ એટલે એને જ મહાપ્રભુજીએ એડોપ્ટ કરીને બ્રહ્મવાદની થિયરી બતાવી છે તો એ પ્રમાણની જે વ્યવસ્થા છે પ્રમાણ એટલે પ્રૂફ એની વ્યવસ્થા આગળના ટોપિકની અંદર બતાવવામાં આવશે હોપ તો બધાને સમજાયું હશે જે નથી સમજાયું એ ટોપિકને અત્યારે આ લેવલ ઉપર છોડી દેવું સારી વાત છે આપણે માની લઈએ કે ચાલો અત્યારે તો આપણે નથી સમજાવવાનું પણ કોઈક આગળ આગળના લેવલ ઉપર આપણને બધાને આ વાત સમજાઈ જશે માનીને જે નથી સમજાવ્યું એને છોડી દેજો આટલી વાત મેં અત્યારે આ પ્રવેશિકાના લેવલ ઉપર આટલી જ વાતને અહીંયા સમજવાની કે ભગવાન આ સૃષ્ટિના નિયામક છે ભગવાને આ સૃષ્ટિને પેદા કરી છે અને આપણે બધા ભગવાનના અંશ છીએ અને ભગવાન આ સૃષ્ટિના સર્વે સર્વા નિયામક છે ભગવાન સિવાય સૃષ્ટિનું રેગ્યુલેશન પાવર બીજા કોઈની પાસે નથી ભગવાન માલિક છે આપણા બધાના અને આખી સૃષ્ટિના પછી એટલી વાત અહીંયા સમજવાની છે હવે બધા પોતપોતાની સમારી મોકલજો મને શું સમજાયું કોને શું ન સમજાયું આમાં ટોપિકમાં કંઈ પણ ક્વેશ્ચન હોય તો પણ નેક્સ્ટ ક્લાસમાં આપણે ફરીથી એને ડિસ્કસ કરી શકશું પણ આ સમજવું બહુ જરૂરી છે કૃષ્ણને સમજવા માટે કૃષ્ણની ભક્તિ કેમ જરૂરી છે કૃષ્ણના સેવક હોવું શું કામ જરૂરી છે કૃષ્ણની સેવા કેમ જરૂરી છે એ વાતને સમજવા માટે બ્રહ્મવાદ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કૃષ્ણ કોણ છે કેમ કે અહીંયા આ વાત સમજાવવામાં આવી છે સિરિયસલી આ ટોપિકને ભણજો ન સમજાય તો પૂછજો રીડ કરજો એક એક વર્ડ ધ્યાનથી જોજો કોઈ વર્ડ નું મીનિંગ પણ ન સમજાય તો પણ પૂછજો નેક્સ્ટ ક્લાસમાં આપણે એને ફરી ડિસ્કસ કરશું જરૂર લાગી તો અને બધાને જો સમજાયું હોય તો તમારી મોકલો તો ખબર પડી જશે કોને કેટલું સમજાયું છે આગળનો ટોપિક આપણે નેક્સ્ટ ક્લાસમાં લેશું અને તમારી મોકલી દેજો પોતપોતાની હા તીર્થ ઠીક છે તો ચલો આજે રાખીએ જય શ્રી કૃષ્ણ નેક્સ્ટ ચલો રાજા